દોષ દેખાવાની જાગૃતિ દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે મય જાગૃતિ તો બહુ છે પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી પોલીસવાળાને ચોર જોવાની ઈચ્છા થાય ત્યારે ચોર જડી જાય પણ આજો પોલીસવાળો કહે કે કંઈ ચોર પકડવા જવું નથી એ તો આવશે તો પકડીશું એટલે પછી ચોર મજા કરે જ ને આ ભૂલો તો સંતાઈને બેઠી છે તેને શોધે તો તરત જ પકડાતી જાય બધી જ કમાણીનું ફળ શું તમારા દોષ એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય આ બધો જ સત્સંગ પોતાને પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે દોષો ક્યારે દેખાશે જ્યારે પોતે સ્વયં થશે સ્વ સ્વરૂપ થશે ત્યારે જેને પોતાના દોષો વધારે દેખાય એ ઊંચો જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે આ દેહને માટે વાણીને માટે વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે કે મારામાં બે ચાર જ દેખાય છે તે અનંત દોષથી ભરેલો છે ને કહે છે કે બે ચાર જ છે તે તને બે ચાર દોષ જ દેખાય છે તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય સ્વરૂપનું જ્ઞાન તો હજી એની પછી ક્યાંય દૂર છે પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઈને ફરે છે આ તો સ્વરૂપનો એક છાંટો પણ પામ્યો ના કહેવાય જ્યાં જ્ઞાન અટક્યું છે ત્યાં કેફ જ વધે કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે મોક્ષે જવા માટે માત્ર તારી આડાઈ જ નડે છે બીજી એકેય વસ્તુ નડતી નથી મોટામાં મોટા ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે સાધુ મહારાજોની એક ભૂલ કે જે ઉદય કર્મનો ગર્વ લે છે એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઈ જાય ઉદય કર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય બીજું બહારનું કશું જ જોવાનું ના હોય કશાયો હશે તો ચાલશે પણ ઉદય કર્મનો ગર્વ ના હોવો જોઈએ બસ આટલું જ જોવાનું હોય પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે ભૂલ દેખાડતા પણ આવડવી જોઈએ જો ભૂલ દેખાડતા ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું આ કોઈને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય એ તો જ્ઞાની પુરુષનું જ કામ અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી ગજવું કાપનારો હોય કે ચારિત્રહીન હોય તેને અમે નિર્દોષ જ જોઈએ અમે સત્વસ્તુને જ જોઈએ એ તાત્વિક દ્રષ્ટિ છે પેકિંગને અમે જોતા નથી વેરાયટીઝ ઓફ પેકિંગ છે તેમાં અમે તત્વદ્રષ્ટિથી જોઈએ અમે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું માટે જ જ્ઞાની પુરુષ તમારી ભૂલને ભાંગી શકે બીજાનું ગજું નહીં ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી તારા સ્વરૂપનું અજ્ઞાન એ જ મોટામાં મોટો દોષ છે આ તો હું લક્ષ્મીચંદ છું ત્યાં સુધી બીજા દોષોએ ઊભા છે અને એક વખત પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય